ગમા અણગમામાંથી રાગદ્વેષ ગમો અને અણગમો એ બે ભાગ છે ગમતું એટલે ઠંડક ને અણગમતું એટલે અકળામણ આ ગમતું જો વધારે પ્રમાણમાં થઈ જાય તો તે પાછું અણગમતું થઈ જાય તમને જલેબી ખૂબ ભાવતી હોય ને તમને રોજ આઠ દિવસ સુધી રાત દાડો જલેબી જમાડ જમાડ કરે તો તમને શું થાય તો પછી એ ના ગમે કંટાળો આવે એનો ગમો અણગમો જો એક્સેસ થઈ જાય તો તે રાગ દ્વેષમાં પરિણમે અને એ જો સહજ જ રહે તો કશું નડતું નથી કારણ કે ગમો અણગમો એ નો કર્મ છે હળવા કર્મ છે ચીકણા નહીં એનાથી કોઈ નુકસાન ના થાય આ જ્ઞાની પુરુષ પણ આ ગાદી અહીં હોય ને બાજુમાં ચટાઈ હોય તો તે ગાદી પર બેસે કારણ કે વિવેક છે અને તે સર્વને માન્ય છે પણ કોઈ કહે કે અહીંથી ઉઠીને ત્યાં બેસો તો અમે તે કરીએ અમારે પણ ગમો અણગમો હોય તમે અહીંથી ઉઠાડીને ભોંએ બેસાડો તો અમે ત્યાં લાઇક કરીને બેસીએ અમારે લાઇક ડિસલાઇકનો સહેજ પૂર્વ પર્યાય હોય બાકી આત્માને એમ ના હોય ગમો અણગમો એ ચેતનતાનું ફળ નથી આ શાક જરા કડવું લાગે તો તરત જ અણગમો થઈ જાય કારણ કે શાકભાજી છે જેમાં ગમો અણગમો થાય એ બધા શાકભાજી એ ચેતનતાનું ફળ ના હોય દાદા તો સવારે ઉઠે તો એ એવા ને સૂતી વખતે એવા ને એવા જ દાદાની નિરંતર એક જ પરિણતિ હોય નિરંતર આત્મરમણતામાં ને પરમાનંદમાં જ હોય રાગ દ્વેષવાળી વાણી કેવી હોય કે સગા ભાઈને માન આપીને ના બોલાવે અને ડોક્ટરને આવો સાહેબ આવો સાહેબ કરે કારણ કે મહી ઘાટમાં છે કે ક્યારેક કામ લાગશે અમારી વાણી વીતરાગી હોય વીતરાગ વાણી શું કહે છે કે તું તારું કામ કાઢી લેજે અમારે તારું કામ નથી વિતરાગ વાણી કામ કાઢી ઉકેલ લાવવાનું કહે છે મોક્ષ હાથમાં લઈને અહીંથી જા એમ કહે છે